પૂરો તારો તારો મળતો જ નથી પૂરો તારો મળે સમજણ પડે એવી ભાષા છે ને શાસ્ત્ર ખાલી સમજાય નહીં દાદા આપણે તેની સુધી નાનું ભાઈ છે પછી બધા નટુભાઈ નટુભાઈ

આ શાંતિ રાખ રાખ ક્ષમા કર એટલે પછી બધા જાણ્યું કે આવું થાય વિચારી પડે પુસ્તકો ઊંચે મૂકી દો આપણે આકારમાં એડજસ્ટ થતું નથી તો ખબર પડી ને એટલે હવે ખરો ધર્મ શું હોવો જોઈએ કે હજત ના થાય એનો અર્થ જ નહીં મુજાયા કરે ખુશ છે આપણે શું કહીએ કે ત્યાં ચોરી કરું છું તેનું ફળ આવું આવશે તો આગળવાર નહીં ચોરી ખરે ખરેખર એનું ફળ આવું આવશે તે ફળ તને ગમશે જો પ્રજ્ઞા તો હવે આ છોડી દેવા અમે સમજાવી દઈએ તો ત્યાં ના પૂછે તો શું કરવાનું ત્યારે પ્રતિબંધ કર્યા કરે શું કર્યું કે આ ચોરી કરી નહીં અને કરી તેનો પશ્ચાતાપ કરું છું છતાં પણ ચોરી થાય ફરી પણ પશ્ચાતાપ કરે ચોરી થાય ફરી પણ પશ્ચાતાપ કરે આ રસ્તો ઊંચા ઊંચો હાઈ રસ્તો અક્રમનો મોટા મોટું પુસ્તક એટલે પૂર્ણ આપણે વળીએ નહીં પ્રાર્થના જાગીએ શું કરીએ અને આ તો વળીને ગાળો બંધકાવી તો નબળો બનાવી દે સદાચારીને તો એને કહ્યું સમજો પગારી છે જ નહીં તો તમે તમારા અફસોસના ગુજરાત ગુજરાત એમ તો કાઢી લોકો Thank સમજણ શું બધા દેવો કરશું શું સદાચાર ને એને એમ કે જ્ઞાન આપે સદાચાર છે બિચારી લાવી બેઠેલો છે બહાર નીકળે આ બાર વિવાદન કરી તેને તમે પ્રેમમાં લઈ લો બરાબર એટલે આપણો માર્ગ બહુ જુદી જાતનો માર્ગ એની સાથે એમને દીક્ષા લીધી કે પૂચકાયો નહીં હવે પૂચકારે નહીં એમ કે છે એને એમ કે પૂચકારો નતો એ પ્રભાવિત છો ને પૂચકારો હોય ત્યાં પછી રહ્યું ક્યાં પૂચકાર જેની પ્રકાર છે એ તો ના જાણે પૂચકારો નાગર થઈ ગયો ને પૂચકાર ઘણી પ્રકાર છે તો ના જાણે કોઈ નાગર થઈ ગયો પરમાત્મા પરમાત્મા નિરાકાર કે સાકાર જે કેવ જ્ઞાન થયેલું છે તે સાકાર હમણાં ની પ્રાર્થના કરીએ હમણાં આપણે મહાવીર ની પ્રાર્થના તો સાંભળે કરવાનું ના તો પછી પ્રાર્થના કરવાનો અર્થ શું મહાવીર લોકો પ્રાર્થના કરે મંદિરમાં જઈને આપણે આપણે એ કઈ વાપરે નહીં આપણે મહાવીર થવું છે એટલે આપણે મહાવીર પ્રાર્થના કરીએ આપણે કેરળને થવું છે જવું છે એટલે ગયા કેરળ આપણે તેનું બાકી કશું કરે નહીં તો ભાઈ મહાવીર ભગવાન પ્રાર્થના કરે તું સાંભળે પ્રાર્થના ભગવાન ના કરવાની છે ભગવાન નામ પર

અને સ્વીકારો નહીં એટલે તારી પાસે જ આવે તમે જે પ્રાર્થના કરી દીધી એ સો ગણો તમે ફાયદો થઈ જાય અને એક માણસે ગાળ દીધી તો સો ગણી ગાળ થઈ કાપસ થઈ જાય અહંકાર તમે સ્વીકારતા છે સ્વતંત્ર છે માણસની જે ભાવના છે પ્રાર્થના કરવાની સારું કામ કરવાની એ કર્મના અધીન છે સ્વતંત્ર છે નહીં કર્મ અધીન જ છે સ્વતંત્ર તો સ્વતંત્ર તમારો ભાવ છે પાસે જે બધું બીજું બધું સંજોગો કરો ને ભેગું થાય એ ભાવના કરવામાં મન બુદ્ધિ બધું ભેગું થઈને કરે એ બધા સંજોગો થાય એ બધું તમારું સારું છે અને એમની ભાવ એ તમારો પુરુષાર્થ કરો તમે ભાવથી કરો તો પુરસાદ થઈ જ કરી કહેવાય ભાવ રહી જ કરો તો કર્મ રહી કરી કહેવાય કર્મ ખોલી શકે નહીં માણસ કર્મ હોય જ્યાં જેમ કર્મ અમુક પ્રકાર નો એવા કર્મ છે કે તે વિચાર કરવાથી ઉડી જાય સારી વિચારવાથી ઉડી જાય કેટલાક તર્ક એવા હોય છે કે બધા અત્યારે બધા બધા રીતે ગાળો બોલાવો અને હું મૌન થઈ શબ્દ થઈ જઉં એટલે એના પ્રતિધ્વનિ ઉત્પન્ન ન થાય મારામાં બરોબર ને એના પ્રતિભાવ ના થાય ઉત્પન્ન તો પછી એ બધું મારા નાશ થઈ જાય શું કહ્યું ક્ષમતા રહેતો એ અને જેટલા ખબર એવા છે કે જે ભોગવે થાય એમાં ચાલે નહીં વ્યવહાર કરી શકાય નહીં ગયા જન્મ માણસ કર્મ પ્રમાણે જો ચાલતું હોય તો એની સત્તા કઈ રહી ને આ બધું ગયા જન્મ એમના આધારે બધું ચાલી રહ્યું છે શિશુ ચાલી રહ્યું છે કારણ માતાના ભોગમાં આવ્યો કે પોતાની સત્તા બહાર ઉદય કરનાર પછી માતાના માંથી જન્મ થયો તે કયા દવાખાના ક્યાં થયો ટાઈમ ભાઈ બધું ઉદય કરનાર ત્યાં સુધી પોતાની તો સત્તા છે ને ત્યાં ને પછી આગળ મોટો થયો માતાને દૂધ આવતું નથી આવતું એ દૂધ હૃદય ગમે એટલે ગાયનું દૂધ પીવું પડે એટલે માતાને આવે પણ એ બધું ઉદય કરનાર્યું સમજ ને આ જગત બધું જે પાડે બધું સંયોગો ભેગા થઈને જે જે કાર્ય થાય એ બધા ઉદય ના અને સ્વતંત્ર રીતે કરે તે પુરસ્કાર કર્મના આધીન ચાલે ખરું એને ઇફેક્ટ કરાય શું કહેવાય ઇફેક્ટ ઇફેક્ટ હવે એમાંથી રાત્રે સાડા અગિયાર વાગે શું નામ આપનું નગેન નગીન નગીનભાઈ રાત્રે સાડા અગિયાર વાગે તમારા તો એકદમ ગાડી લઈને આવ્યા પાંચ પાંચ માણસ અને બૂમ પાડે નગીનભાઈ નગીનભાઈ તો તમે કોઈ કોણ છો ત્યારે ભાઈ હું તમારા ગામનો ફરાળો છું તમારે બે હજાર ઉઠાડો અને બીજા ચાર કિરાનો ઉઠાડવાના એટલે આપણે શું કરીએ આપણે બારનું ઉગાડીએ હવે એ બૂમ પાડે છે તે ભેગા થાય કે દૂધ છે તે કરના ઉદય ના દેવું સમજ ને આપણું ઘર ચડ્યું તે ઉદય ના દે સમજ ને અને પછી આપણને બૂમ પાડે છે ને આપણે બોલીએ છીએ તે ઉદય ના દેવું પછી બાવડું ઉગાડીએ છીએ અને આવો પદાર્થ બોલીએ ને આવો પધારો બેહાડી બેહાડી બધું એ બધું ઉદય ના છે આ બધી ઇફેક્ટ કહેવાય અને તેમાંથી આવો પધારો કરો બેહાડો કરે મન સગની કાર્ય કર્યા કરે મન અંદર બધા એને લઈને બંધાવો એ બંધન ના ઉત્તમ થવું જોઈએ કહ્યું થાય કર્મ ને અધીન નહીં પડતું એ ભાવ થયો વિચાર આવ્યો પછી તમારું જ્ઞાન <laughs> હોય ને એ તમને તે અરે આવું ભાવ કર્યો મેં આવા પૂછાતો ઊંધો કર્યો બે તરફ આપડે મારી ભગવાનને કહીએ કે ભગવાન મને ક્ષમા કરો આવું મેં આવડો ભાવ કર્યો તે બધું ક્ષમા કરું માગું છું ફરી નહીં કરવું ભલે રહ્યા શું કરું વ્યવસ્થાના ઉદયમાં જે હશે તેમાં ભલે રહે એમાં ઉદયમાં આ ચાલો એ ભયંકર ગુનો કર્યો મેં શું કહ્યું તમે સમજો અને એની પ્રકૃતિ જેવી હોય માણસને એની પ્રકૃતિ જેવી હોય ગુસ્સા કરવાની કે આધાર આપવાની એ પ્રકૃતિ જેવો એ કોણ આધીન છે માણસ સ્વભાવ છે વારસાગત સ્વભાવ એ કોના આધીન છે એ તો ઉદય નથી એ ઉદય પ્રકૃતિ સ્વભાવ તો ઉદય નથી એટલે તમને અત્યારે જતા હોય શું નામ કહી દઉં નગીનભાઈ નગીનભાઈ અત્યારે જતા કોઈ ભેગા થયા એટલે કે ગાડી બી રાખો એટલે તમે ઉભી નથી તમે તમે અમારા માણસ ગુજરાત તમે તો અમને હવે તમારા જાણતા રાખો અને તમારે જોડે કરે તો તમને શું થાય એમાં વાતર ક્રોધ ખોટવા ક્રોધ હવે એ જે કે છે એ ઉદયનાથની કે છે અને જે તમે ક્રોધ કરો છો એ પુરુષાર્થ તમારો શું છે હવે ત્યાં તમને શું કરવું જોઈએ જ્ઞાન આપવું જ્ઞાન શું કે કેવી એ જે હૃદયના આધીન કરે છે એ તો મારા તમને હૃદયથી બોલે છે બિચારા એ તો નિમિત્ત છે શું છે મારા કર્મના હૃદયથી એને બોલાવનારો છે અને જે આપણને હૃદય કરે બોલાવે છે એ નિમિત્ત છે કર્મ ઉદય મારો છે એટલે આપણે ક્ષમતાથી નિકાલ કરવો એ બી મારી ભૂલ થઈ આમ તેમ બધું કરી ક્ષમતાભાવ નિકાલ કરવો એ મને ક્ષમતા રાખવી એ ગુજરાત અને સંયોગો ભેગા થઈ જાય એ બધો પ્રાય એટલે પ્રાર્થના પુરસાદની અંદર લાવી બીમાર કરીને દુકાન પડી નહીં તેથી વહેલો ઉઠીને કહ્યું તે ગુજરાતી મોડો ઉઠી ગયો તો પ્રારંભ એવું બધું પ્રકાર ચાલ્યું બધું ઉદર હશે ઊંધ્યા એટલે પછી આ શોધખોળ કરીને કે પુરસાદ ક્યાં સુધી ભેગા થઈને કરી કરી કરે એક માણસ સાથે પદ્મા તલવારી ધ્યાન કરતા હતા પદ્મા તલવારી પછી મેં એમને કહ્યું હું શું કરો છો તમે હું ધ્યાન કરું છું તો ત્યારે મેં કહ્યું રૂપિયું રૂપિયું રૂપિયું અત્યારે રૂપિયું અત્યારે રૂપિયું પકડાયો નથી ચાલો મોડેથી બોલ જવાબ ના હતો પણ આમાં બોલવા મળ્યા આમ દેખાડવા મળ્યા એટલે શું કહેવા માંગે છે દુખે છે દુખે છે તપ તું કરતો વાત હોય જો તું કરતો હોય તો ના ભરાય અને બધ કરતા હોય તો અનુભવ ના કરી એવું કરવું એટલે બધા ભેગા થઈને કરવું હોય માથું આવ્યું હોય બીજું આવ્યું થાય એ બધું પ્રાર્થ અને સ્વતંત્ર થાય એ પુરુષાર્થ કોણ કરાવે પુરુષાર્થ કોણ કરાવે છે આત્મા કરાવે છે બુદ્ધિ કરાવે છે પુરુષાર્થ કોણ કરાવે છે એના કેટલા આત્મામાં તમારું કેન્દ્રસ્થાન છે કેવું છે લખનઉ લઈને તમારા આને ઉતારવાનું તમારું અજ્ઞાનતા લીધું કોઈ બુદ્ધિ મન બુદ્ધિ જીતના અંકાર ચાર અંતક્ષમ ગુજરાત મારું સંસાર ચલાવે છે મન બુદ્ધિ જીતના અંકાર અંતક્ષમ કહેવાય છે તેનાથી આ બાહ્યકરણ ઉભું થયેલું છે આ બાહ્યકરણ અંતક્ષમ જેમ ખલાસ થઈ જાય મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આત્માના પ્રકાર છે કે આત્માથી જુદા છે આત્મા તદ્દન જુદા આત્માને લેવા દેવા નથી તો આત્મા જયારે વિચાર કરે વિચાર કોણ કરે છે માણસ વિચાર કરે છે મન મનથી જે વિચાર કરે છે એ કોની સત્તા સત્તાથી વિચાર કરે છે એ મન સત્તા કર્મની સત્તાથી કરતી થાય હવે વિચાર શબ્દો મનમાં હોતો નથી મનમાં અધ્યવસાન હોય છે શું હોય છે અધ્યવસાન એટલે જેમ કોટી હોય ને કોટી એના આપણે આમ પલિકતો આપીએ પછી નથી બરાબર એના પરમાણુ આ અહંકાર ને બુદ્ધિ વાંચી શકે છે શું કરે છે અહંકાર બુદ્ધિ સારા પરમાણુ લાગે કે આ સરસ છે આ અમધું છે એ સારા સારા પ્રમાણ ભેગા થાય તો એ મંદિર અંદર અંદર મન બુદ્ધિ ઉતરે અને વિચરે શું કરે તે પોતે વિચરી તન્માયાકાર થાય સારા પરમાણુમાં વિચરી અને તન્માયાકાર થાય ત્યાર પછી વિચાર કહેવાય વિચરે તો વિચાર બાકી મનમાં વિચાર્યું કે આ વિચરે છે માટે વિચાર વિષયને બુદ્ધિ ચિત્ત આવા તફાવત કેટલો તફાવત ફેરફાર કેટલો મન તો એકલો વિચાર વિચાર વિચાર કયા કરે એ વિચાર બીજી કોઈ પણ જેની પ્રવૃત્તિ નથી એમના મન બીજી કોઈ પણ પ્રવૃત્તિ નથી અને મન આ ની બહાર નીકળે નહીં ખોટાવે આ લોકો આપણે કે કે મારું મન મુંબઈ ગયું મારું મુંબઈ મારે દિલ્હી જતી ગયું ને એવું જે કહેશે એ સમજણ બધી વાતો છે મન આ શરીરની બહાર નીકળે નહીં અને મન તો નીકળે તો એ બી લોકો એને બંધ કરી દે પણ જવા ના રહે જે આપણે જે છે એ તો પહેરવા ના દે પણ નીકળે જ નહીં આ શરીરમાંથી પોતે જ નીકળે નહીં કોણ નીકળે થઈ જાય છે નિર્દેશ છે બધું કારણ ચિત્ત નીકળે ચિત્તને અંદર પણ જોવાનો રાઈટ છે અને બહાર પણ જોવાનો રાઈટ છે અને પછી આપણા શું કે પેલો છોકરો વાંચતો હોય ને તો આપણે મને શબ્દ તો વાંચે છે પણ બરોબર બધા શબ્દ નીકળતા નથી અને ચીજ ની બનાવી નથી એક એમાં બે સાથે એટલે આપડે કઈ ચીજ નું પાછું આવી આ ચીજની વાંચે એ ન્યુઝ જાય ચીજની અગિયાર જમો કેટલી ગેરંટી તો આઠ કેટલી નિશાની તૈયારી કરવાની તો એટલે ચીટની હાજરીમાં દરેક કાર્ય કરવું જોઈએ આપણે સાક્ષી ભાવ સાક્ષી ભાવ થી માણસ કામ કરે સાક્ષી ભાવ થી તમારું બંધન કરો સાક્ષી ભાવથી કોઈ પણ કર્મ કર્યા તો એનું બંધન કરો એમાં સાક્ષી ભાવથી કરે તો પણ એ તો જો સાક્ષી આપવા ના જાય ને તો પેલું એ કરે સમન એને બંધન જ્યાં સમજ નથી ત્યાં કોઈ ત્યાં બંધન નહીં સાક્ષી બાબુ કોઈ જેમ થાય કેવું અને જ્ઞાતા કરતા ત્યાં કોઈ બંધન નથી સાક્ષીભાઈ હેલ્પ કરે જેટલા કર્મ સાક્ષી એટલો કર્મ મોડા પડી જાય મોડા પડી જાય મોડા પડી જાય મનને કેવી રીતે કંટ્રોલ આવે મનના ઉપર કંટ્રોલ લાવવો કેવી રીતે મન તો તમને આવ્યો કેવી રીતે મને કઠોળ કરવા લાગુ તો હિમાલય ગયા તો રગડી મળેલા કારણ મનનો સ્વભાવ છે મન કંટ્રોલ કરવા માટે શું કરે લોકો કે બૈરી છોડી દે છોકરા છોડી દે ઘર છોડી દે વતન છોડી દે દેશ છોડી દે હિમાલય ભાગી જાય શું થાય મનને કંટ્રોલ કરવામાં પણ મન હંમેશા જોડે જાય એટલે મન તો આવે હિમાલય નું ગયા તો શું કે આપણે આ ઝૂંપડી તો બાંધી પડી રહેવા માટે પણ હવે ગુલાબને અરે ખુરશીનો છોડવો કોઈ તુલસીને છોડવો એટલે પેલા તુલસીનો છોડવો પાડવા રહે પછી બીજો ગુલાબનો છોડવો પાડવા રહે ત્યાં આવડા આવડા થાય ને આ બે બે છોકરા હતા બે ગંઠ છોડીને અહીં નાખો ને આ ગંઠ લગાડ્યા બધા આ નવી મમતા અમારો કોઈ છોડ શું થયું મમતા મોટો ગુંદર આવ્યો ને દેવ કાપીને ત્યાં એટલે પેલાના તો એક કાપી નાખ્યા હું આ હવે શું કહ્યું બિલાડી રાખશે બાવા તો આગળ મૂકતા એના કરતા ભીડમાં મોક્ષ થાય એટલે એકાગ્ર થવા માટે ઠીક છે રાહત માટે પણ કાયમ ભીડમાં જ જોઈએ અને ભીડમાં જ મુક્તિ થાય શું થાય ભીડમાં જ મુક્તિ થાય દાદા ભીડમાં ફાઇલો ઉભી ના થાય ભીડ ભીડના કારણે ફાયલો ના ઉભી થાય ભીડના કારણે પાયલો ભલે ઉભી થાય પણ મન મન ત્યાં આગળ ઠીક થઈ જાય હમણાં મુંબઈની ટ્રેનમાં બેઠો મુંબઈની ટ્રેનમાં લોકલ ટ્રેનમાં બેઠો તો આ બધું આખું બધું હવે આપણું મન બધે ના દુકાન સંભાળે ના ઘર સંભાળે પોતાની ચેપ સારી અંબારે એટલે તો થાય ભીડમાં ભીડમાંથી ભીડ વિટામિન ગયો ને મન મન વિપરે કઈ કામ કરીએ એ ગુલાબ નું છોડ રૂપીએ ભવન કરીએ પણ ફાયદો તો દાદા જે હોય તો હોવો નવી નથી ઉપયોગ થવાની ફાયદો તો બધી ગરમ છે ફાયદો થાય એનો સંભાવે નિકાલ કરે એટલે એ તો એ તો પણ તમે જ્ઞાન લીધેલા ની વાત કરો આ તો સંસારની વાત સંસારમાં તું ગમે એટલો નથી તો કજું વળશે નહીં મનને કરવા માટે દુનિયામાં કોઈ સાધન નથી એક્સેપ્ટ કે આત્મજ્ઞાન પોતે પોતાનું સેલ્ફ થઈ જાય મન રસ થઈ જાય સુધરે ધ્યાન ધ્યાન યોગી એવું શીખવાડે અહીંયા આગળ ધ્યાન વાળા બધા કે તમે જે વિચાર ચાલતો હોય એ વિચાર ચાલુ જ રાખો તો ઓટોમેટિક અદ્રશ્ય થઈ જશે વિચાર નવો વિચાર ઉભો થાય જ નહીં જે વિચાર ખરાબ કે સારો જે વિચાર ચાલતો હોય એ વિચાર ચાલુ જ રાખો તો ત્રીસ સેકન્ડની અંદર તો વિચાર ખરાબ થઈ જશે બરાબર ખોટું નથી એને અટકાવવું નહીં જોઈએ એને અટકાવશો નહીં રહ્યું એ નિયમ પાછો પેલું ખાલી નીકળવાતું ને બીજો વિચાર આવે છે એ કહો બીજો વિચાર આવે છે ના પૂછો એક પતિ જેને બીજા સાક્ષી ભાવ ખાલી થઈ જવા દેવો મજા વિચાર ચાલુ ગમે તે વિચાર ચાલુ એક પૂરો થાય એટલે બીજો આવે દાદા એક પૂરો થાય એટલે બીજો આવે બીજો આવે ખાલી ખાલી ખાલી થાય અને વાતરવાથી ભયંકર ગુનો કોઈ પણ વસ્તુ વાતરવાથી એવી નથી આ જગતમાં બ્રહ્મચર્ય ભાવ કરવાનું બ્રહ્મચર્ય વાતરવા જેવું નથી શું કહ્યું બ્રહ્મચર્ય ભાવ કર્યા વગરનું બ્રહ્મચર્ય એ સંદાસ કહેવાય છે <laughs> માટે બ્રહ્મચર્ય ભાવ કરવો જોઈએ કેરી મેરેજ આ બ્રહ્મચર્ય થાય જ નહીં તાંત્રિક સાધકો એ તાંત્રિક સાધકો છે તાંત્રિક સાધકો એ બ્રહ્મચર્યને ભગવાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે એ વસ્તુ સાચી ખોટી ભગવાન તરફ બ્રહ્મચર્યને ભગવાન તરફ લઈ જાય છે તાંત્રિક સાધુઓ તે સાચું એમ પૂછે એ લઈ જતા નથી એવું બને છે કરવું પણ એ લઈ લઈ જઈ શકતા નથી એ તો બધા ખોટો ડોળ કરે જો બ્રહ્મચર્ય ઉર્ધીકરણ થવું એ ભગવાન તરફ અધોકરણ થવું ત્યાં સંસાર ઉર્ધીકરણથી શું થાય કે બધું મનોબળ વતન બળ બધા બળ ઉત્પન્ન થઈ જાય શું થાય એ બ્રહ્મચર્ય લઈને ઉર્ધ્વીકરણ ક્યારે થાય કે તમારો બ્રહ્મચર્ય ભાવ ઉત્પન્ન થયો હોય તો બ્રહ્મચર્ય આંતરવાથી કે તાળા મારવાથી બંધ ના થાય આપણા દેશમાં તો તાળો મારી નહીં ફરજ લોકો તાળો મારી ઊંચી એવું લગાવી દે આનંદ આનંદ ફરજ છે તો સંદાસ જતા ઉભા છે બદલાય ભાવ કેવી રીતે બદલાય સંજોગ બ્રહ્મચર્ય નો કરવાનો ભાવ કેવી રીતે જે અબ્રહ્મચર્ય બાકી બધા વિષયો ભોગવવા જેવા છે પણ એક વિષય તો ખાલી વિષય જ નથી વિષય મારી બેઠા છો એ વિષય જ નથી પણ માની બેઠા તમે માની બેઠા છો લોકો આપણા બધા પરંપરા માની બેઠેલા ને આપણે માની બેઠેલા છે વિષય કેનું નામ કહેવાય વિષય શું કોનું નામ કહેવાય કે જે વિષય આંખને ગમતો હોય નાકને ગમતો જીભને ગમતો હોય કોનને ગમતો હોય સ્પર્શને ગમતો હોય એનું નામ વિષય કહેવાય તારે જલેબી હોય તો તાજી હોય તાજી એટલે આંખને બહુ સરસ લાગે પછી આમ કડક કડક બોલે ખાઈએ તેડે તે કોને બહુ પ્રિય લાગે પછી જીભને તો પ્રિય લાગે અને એનો સ્પર્શ તો ઉપર આમાં હાથ કરે તો બહુ સુંદર લાગે એટલે આને સુગંધ સરસ આવતી ચોખ્ખા એટલે પાંચે ઇન્દ્રિયો ખુશ હોય તો એ વિષય ભોગવજે ભગવાન શું કરવું તેનો વિષય તને વિષય તમને નડશે નહીં કે શું કે છે જે વિષયમાં દેખ્યું ગમે નહીં હોંપડ્યું ગમે નહીં ચાક્યું ગમે નહીં જીભથી ચાકે ગમે તો પછી નાકથી સુમતી કરે છે રાત્રે જે ભોગવવા આવે છે અંધારું કહીને જે વાંકે પોતાને જ પોતાને વાંકે મીઠું ગમતું નથી તો પછી એવું ભોગવ શું કરે કે છે આ માની લીધું છે શું છે આ એક સંસાર સંસારનું ઉત્પત્તિ સ્થાન છે એને વિષય માની લીધો વિષય માની લેવાની જરૂર નથી આગળના ઋષિઓ શું કરતા હતા કે ઋષિ પત્ની સત કરે પણ તે લગ્ન કરતી કરે કે એક પુત્રદાન આપવું પડશે પછી આપણે મિત્ર તરીકે રહીશું પણ પુત્રદાન એક આપવું પડશે તે પુત્રદાન આપ્યા પછી મિત્ર તરીકે આવું નહીં જાનવરો આવત મનુષ્ય બેભાન પણ આ બીજું જોયું નહીં આગળ ચાલી આવતી છે કોઈ ભૂલ શોધખોળ નથી બધી ઇન્દ્રિયોની માફી જુઓ જો કરેક્ટ હોય તો ભોગવો નિરાશ નામ આપ્યું છે પછી એક બહુ મળ્યો કે બધી ઇન્દ્રિયો ના ગમતો હોય પણ મને ગમતું હોય તો ભૂગલ ભોગવજે <laughs> વિચાર इतना करो कि બધા અમે જ્ઞાની બહુ બધા વિચાર આવે તમને આ વિચાર ઉત્પન્ન થાય બહુ અપ્રક્ષણ વિચાર આવે છે જાગૃતિ પુશ કરવાની એટલે અમને ચર્ચા વિચાર્યું પણ હું ત્રીજા રહીએ ને એને પુરુષ ના રહ્યા એવું લાગે અમને એવું ના લાગે બહુ જાગૃતિ હોય જબરજસ્ત જાગૃતિ ચોક્કસ નો વિચાર આવે અને અમને તો ફોટો પાડી દે વિચાર જ ના આવ્યો જિંદગીમાં આવ્યો હોય તારો ફોટો તું પાડી દીધો જે તું કેવો રૂપાળો દેખાય તો જુઓ ના આ બધું તમે સમજો ને જ્ઞાન લીધા પછી દાદા ભલે ગમે તું ભાઈ બીજું એ કે આટલા છે તું પણ વિષય કોનું નામ કહેવાય કે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કરેલો ના હોય કન્ડિશનલી કોન્ટ્રાક્ટ એવું એનો વિષય કહેવાય આ જલેબી આપણે લાવી આટલી પછી મારે આમ કે કઈ પડી રહી તો મારી પર દાવો નહીં મળે મળે કરી કે મને મંગાઈ કેમ પડી રાખી મળે અને ફ્રી દાવો મળશે ક્લેમ રહેશે તમે કેમ સિનેમા જોવા ના આવો <laughs> તમારા બાબત મેં આ કર્યું મારા બાબત કેમ તમે આવું કરો છો

કલ્પના કરો તો એ વસ્તુ તમને માટી ખાવાની કલ્પના કરો માટી આવી લાગે માટી સારી છે સારી સારી છે સાયકોલોજી કરો તો સારું લાગે ના પણ આવો ક્લેમ હોય છે કે નહીં હોતો કન્ડિશનલ કોન્ટ્રાક્ટ હોય છે ને અને બીજા બધા વિષયમાં કેરી આપણે કાઢી હોય અને કાઢી દીધી મૂકી રાખે તો કે આપણે દાવો નહીં મળે મળે પણ દાદા તમે કોન્ટ્રાક્ટ ની વાત કરી તે એવું જ જાહેર કરવાનું કેમ હોય આ ઋષિ મુનિઓને તમે કહ્યું કે પહેલેથી કે એને કોન્ટ્રાક્ટ કરીને એવું પણ કેમ કેમ ઋષિ ઋષિની વાઈફ તમે કહ્યું કે એવું એ કોન્ટ્રાક્ટ નહીં પડે જ નહીં એટલા માટે એટલા ઋષિ માટે એટલે કોન્ટ્રાક્ટ નતો એ કોન્ટ્રાક્ટ નહીં એમને ગમે નહીં છતાંય ઋષિને હેલ્પની તો જરૂર ને કોઈ કાળા કરનાર જોઈએ ગાયો દુધાર જોઈએ ઋષિ આમ કરતા પેલા હેલ્પ કરે બેને હેલ્પ માટે એક આ લગ્ન કરે છે તારે ઋષિ પતિ હંમેશા પુત્રદાની ઈચ્છા સારી હોય તો બસ એ વિષય નહીં એ વિષય માટે નહીં પુત્રદાન માટે તો પેલો કબૂલ કરે પુત્ર નહીં પુત્રી અગર પુત્ર એકલો છે કબૂલ કરે ચો લોક કલ્યાણ માટે અને પછી લોકોના કલ્યાણ માટે પછી બંને ખટખટારો ના હોય બહુ પ્રેમથી જ આ તો આખો દાડો કકડાટ કકડાટ કકડાટ કકડાટ લોકો કહે છે જે કકડાટ કહે છે તે અમારા પ્રયાસ થતા ભય તો એમનો અવાજ એ કકડાટ કરે છે સાચો પ્રેમ ઉત્પન્ન થયો ને ધ્યાન રાખજો સાચો પ્રેમ ઋષિ બે વચ્ચે હોવાથી નો પ્રેમ શું કરું હેલ્પ કરે પણ મિત્રાચારી નો પ્રેમ હોય જે પ્રેમમાં દોષ દેખાય નહીં તમારો પ્રેમ એવી વસ્તુ છે કે નિર્દોષ હોય તો દેખાય નહીં એટલે ઋષિ મુનિઓ આવી રીતે જીવન જીવતા હતા અને તેને આપણે આપણા પુત્રો આપણે જુઓ દશા કેવી છે વાતને સમજવાની જરૂર છે બધું બીજું કશું કરવા જેવું નથી સમજવાની જરૂર સમજો તંત્ર આગળ પડી જશે આ તો આખો દાડો ખખડાટ કર્યા કરે છોકરાને મેં કહ્યું કે મેં તને ના કહ્યું છે ને આ વ્યવહાર કેમ બગડ્યો ફરી એટલે કબૂલ કરી દીધું સાચો માણસ હતો એટલે મેં કહું તારે કઈ વ્યવહાર બગડતો નથી તારે આજે બગડ્યો છે કે મેં તને ના કર્યું છતાં કેમ બગડ્યો તો કે એ હું હોઈ ગયો હતો અને એ તમાટ મારી ગઈ હવે તમાટ મારી એટલે તમારું ચીજ એકાગ્ર એનામ થયું અને એનામ થયું વિષય ઉભો થઈ જાય કેવું સરળ ને આ બધું સંજોગો બધા આભાર છે તમારું જીવ જેમ થાય કેવું વિજ્ઞાન છે આ બધું અને એક જણ પહેરેલો હતો તે દસ વર્ષ પછી પહેર્યા પછી દસ હજારની વાઈફ મળી ગઈ છોકરા બે મૂકીને મરી ગઈ એટલે ખૂબ રડતો હતો ત્યારે મેં કહું ભાઈ હવે એનો ઉપાય શું છે જો રડવાથી પાછી આવતી હોય તો હું રડવા લાગુ તને રડવાથી જો પાછી આવતી તો તું રડું છે ભેગું હું રડાડું બીજા રડનાર બોલે લાવું પણ આ રડ્યાનો શોધ છે મને એના વગર ગમતું નથી દાદા રાતે હોય દેખાય છે કેમ આમ થઈ ગઈ એ મરી ગઈ છે બારી બારી મિનિટ જાણતો નથી ત્યાં જાણું તોય દેખાય છે મેં કહું કેટલા વર્ષ લગ્ન કર્યા થયા ત્યાં દસ વર્ષ તમે બાર વર્ષ પહેલો આ ભાઈ તને ટ્રેનમાં બન્યું હોત અને તારી જગ્યાએ બેસી ગયો તું શું કહું ઉઠ હતી કેમ આવી બેઠું કેમ શું મમતા નથી તને ઉઠાવી ના ઉઠાવી ઉઠાવી દસ વર્ષ નહીં બાર ઉઠાવી ના ઉઠાવ્યું ઉઠાવી આવ્યું તારે એના ગમતું નથી એવું તે શું કર્યું તે નથી તારા મા માને પેટે જમેલી એવું કઈ સંબંધ નથી કશું નથી બે વાર પેલા થશે તને મળી વાત ઉઠાડી કાઢી ગયેલું તો આ ભૂત ક્યાંથી વળી ગયું તને એ કે મને કે એવું મને શું ખબર પડે તમે ખબર તમે જો લગ્નમાં બેઠો તે પેલું વાઈફ ને તો આગળ મામો મૂકી ગયો એટલે તરત પેલા જોઈ લીધો આ મારી વાઈફ શું એટલે એનો ઓટો માર્યો આ મારી વાઈફ તો એને ઓટો માર્યો આ મારા શું કરે તે ત્યાંથી જે ઓઠા ચાલ્યા માય વાઈ માય વાઈ માય વાઈ માય વાઈ માય વાઈ દસ વર્ષ સુધી માય વાઈફ ના ઓઠા માર માર કર્યા ને શું કર્યું એટલી એટલી ઇફેક્ટ થઈ ગઈ માય વાઈફ માય વાઈફ ના ઓઠા માર્યા શું થયું તો માર્યા હવે પણ હવે આનો ઉપાય છો એમાં નોય મારી નોય મારી નોય મારી <laughs> આ મારે થી બંધ ના મારે થી છૂટી જઈ આ ઉભા એનો પણ એને મટી ગયું ટાઈમ ના તો ઓલરેડી થઈ ગયો ચોખ્ખા કરી આપે નોય મારી નોય મારી બોલે ઉડી ગયું મારી મારી કે બંધ નોય મારી કે ને દાદા આ વિષયની એકાગ્રતા તોડવા માટેની કોઈ તમાજ કરી કે નહીં અમે જે કહ્યું પહેલા આપણે એ સમાજ મારી છોકરીએ અને વિષય ઉભો થઈ ગયો એટલે વિષયની ઈચ્છા થઈ ગઈ એમ પણ વિષયની ઈચ્છાઓ તોડી નાખવા માટે ભાવ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય ખરો કે નહીં એવું છે ને એ જેટલું જેટલું સ્ટેજ ઉપર આવી ગયેલું છે એમાં કોઈ ચાલે નહીં એટલે તમારે શું કરવું જોઈએ કે જયંતિથી તમારે જુદા થવું જોઈએ અને જયંતિ શું કરી રહ્યો છે એ જયંતિ પછી કેવું કે જયંતિ આવું ક્યાં સુધી ચાલશે કે એટલું સર પણ એનાથી દાદા બહુ બહુ રિઝલ્ટ નથી આવતું એનાથી જોઈએ એવું નથી આજે એટલું છે સ્ટેજ ઉપર આવી ગયેલું છે અમુક ફેરફાર ના થાય શું કહ્યું સ્ટેજ ઉપર નથી આપવાનું તે બંધ કરી દીધું છે આગળ અમને બંધ કરીને જ આપ્યું છે બધું એટલે આ થોડા વખત અંદર પૂરું થઈ જાય અને પૂરું થઈ જાય તમે એમ લાગશે કે નિરાકુર થઈ ગયા કઈ કમ્પ્લીટ આ કામ ના રહ્યું ચિંતા નહીં ડાન્સ કરો સ્ટેજ પર ડાન્સ કરે એમ બોલે સ્ટેજ ઉપર આવે એટલે ડાન્સ જોઈ લઈએ ડાન્સ કરે સ્ટેજ પર નતા આવ્યા એ તમારા એમાં આવી ગયા ભસ્મીભૂત કરવામાં આવે સ્ટેજ ઉપર આવે અમારું ના ચાલે જે ફળ આપવા માટે તૈયાર થયા શું થયું ફળ આપવા ફળ આપવા માટે સન્મુખ થયો તૈયાર થયો જે ફળ આપવા માટે હજુ કોઈ એ તૈયાર થયું નથી બીજા સંજોગો ભેગા થયા નથી એ બધા ઉડાડી દીધું નાનાગ્રીથી નાશ થાય કર્મો નહીં તો કર્મ નાશ ના થાય સમજ ને જ્ઞાનાગ્નિ એવો છે બધું ભસ્મીભૂત કરી પણ તે ફળ પર સમૂહ થયો એ ના